એવું છે મારા સાહેબ એવું થતું નથી કોઈને આ બધું દુવાઈ હોય કારણ કે પેલા તીર્થંકર પદ્મનાભ છે પદ્મનાભ પદ્મનાભ એ પહેલા તીર્થંકર આપણે પદ્મનાભ તે સ્વાઈ ગ્રાતાનો અવતાર હતો ને તે જ છે જે સ્વાઈ ગ્રાતા છે ને તે એમ સ્વાઈ અવતારનો પદ્મનાથ તરીકે પહેલા તીર્થંકર થશે પછી બારમા તેરમા તીર્થંકર કૃષ્ણ ભગવાન છે દેવકીજી છે બળદેવ છે બ્લેક કુટુંબમાં ત્રણ જણ છે શાંત કુટુંબમાં બધા તીર્થંકર અને રાવણ પણ તીર્થંકર છે રાવણ હતો ને આપણે કૂતરા બાળા છે લોકો સમજણ નથી બિલકુલ ભગવાન અને લોકો કૂતરા દેશમાં સમજણ નથી એટલે વિચાર એ ગુનો કરી રહ્યા છે નથી એને ગુનો કરી નહીં તો ના કરે સંઘર્ષ તો થાય તારે બધું ભાઈ જાય સમય તો થયું નથી ને સંકેત કે ને સંકેત હજુ તો નથી હજુ થયું નથી હા સંકેત શું હશે મીઠા તો કહેલું છે મીઠા તો મીઠા તો શું કમલેશ કમલેશ હું કમલેશ છું It is, it is the first wrong belief. So say, change belief, right belief is wrong belief. Well, now I think it's wrong belief. હવે એમ થાય છે કે રોંગ બિલીફ છે હા it is first wrong belief આ બાય નો ગણી સેકન્ડ રોંગ બિલીફ હું જરૂરી સુતીજી રોંગ બિલીફ ખબર ને હું આ ચાલીસ વર્ષમાં ઉપવાસી ચોથી રામ બધી બધી બિલીફ રામ બિલીફો જ કરતી ચાલતી આને મામો થયો કાગો થયો અને ભાઈ તો એ રામ બિલીફ એ નથી આવતો તને ખબર પડી ને એ રામ બિલીફો જ કરે કેટલી બેઠેલી છે રામ બિલીફો કેટલી બેઠેલી છે બધી જ બધી જ અને મામો છું એમ કાઢો છું આમ છું તેમ છું કાળો છું ગોરો છું ઈનો છું ઊંચો છું જ્યાં જ્યાં હું બોલવામાં આવે છે એ બધી જ રંગલી હું પેલી ભૂલ થઈ શું કે જે તું નથી ખરેખર આ તો બોડીનું નામ છે કમલેશ તો પણ આ તારે જાણવું છે કે આ બોડીનું નામ કમલેશ છે કમલેશ કેવો કે તને પણ તારે પોતાની જાતને જાણવું છે કોણ છે એ ના જાણવું એટલે કમલેશ તો કમલેશ પણ બીજું આગળ બધી હું વાપરીશ બધું રોંગ લોકો બેસે અને ફેક્ચર કરે ત્યારે રાઈટ મિલી જશે ચિંતા જાય તો કલ્યાણ નીકળે પછી વાંચો ઘરે ચિંતા જાય તો કલ્યાણ થાય ચિંતા ચિંતાથી કાલ બંધાતા છે હા હા ચિંતાથી ગાળ ગાળ કર્મ બંધાય છૂટે નહીં હા અને પછી જાગરણમાં જવું પડે બે પગને બધે ચાર પગ પૂછડું બધા માટે ચિંતા ન હોવી જોઈએ શું કહ્યું અને રહી ગયો ધ્યાન એટલે શું કોઈ કમલેશ ને અપમાન કરે કમલેશ ને ગુસ્સો આવી જાય ને એ રહી ગયો ધ્યાન એને સ્મર ગતિ થાય શા માટે ગુસ્સો તને આવે અપમાન કરે એટલે અપમાન કરે એટલે હા હા પણ એ અપમાન કાયદેસર કરે છે ગેરકાયદેસર જાણવું જોઈએ ને એ કાયદેસર કરે છે ગેરકાયદેસર જાણવું જોઈએ પછી જાણવું જોઈએ પછી ખબર પડે હમ આ તારો કાળનો ઉદય છે એટલે નિમિત્ત થયો ભાવ કાળનો ઉદય તો તારા કાળનો ઉદય એટલે તારે કાળ ભોગવવાનું થયું તારે એ નિમિત્ત કર્યો તો નિમિત્તમાં આપણે એવું ના કરાય એને તને કર્મમાં છોડાવ્યા આ એ જયારે મળશે એ તારે બંધી રહ્યો છે તે જયારે ભોગવશે તારે પકડાશે તારે ભોગવશે તું પકડી ગયો પણ હજુ તે તારે એમાં ગુસ્સો કરવાનું કારણ જ નથી તારે જ કર્મવિદય હોય આપણો કર્મવિદય હોય ત્યારે પાંચ હજાર ખાલી ખોલી જાય કે ચોરી જાય નહીં તો કર્મવિદય ના હોય કશું થાય જ સમજ પડી ને એટલે ગુસ્સો કરવા જેવું જગત જ નથી એકલો આવ્યું ભાઈ હું કહીને આવ્યો અમે તૈયારી ને બીજા દુકાન થઈ જાય ગાડી જગ્યા નથી ના જ્ઞાન સ્કૂલ ને એટલું પારસ નહીં થઈ જાય બહુ છે અમારા જેવા જ થઈ નહીં તમારા બેટા બધા કરતા લોને લીધેલી ને બધું જેને પૂરી કરે લોરે લીધું અને લોરે પૂરી કરી દેવી ત્યાં લોને પૂરી કરવી પડશે ને એટલે જ છે જયારે પૂરી કરી બધાની થઈ જાય પોતા બધા ધીરે ધીરે તો અમે બધા લઈ ગયા આ કરી આ પાછળ પેમેન્ટ બરાબર છે જ્ઞાન તો થઈ ગયું હવે આજ્ઞા આપીએ છીએ પાંચ આજ્ઞા આ જ્ઞાનનું રક્ષણ કરવા માટે તમારે આજ્ઞા છે નામનું રક્ષણ કરશે અને ઊંચું થતું જશે ખબર ને તો તમારે મારી જોડે પડી રહ્યું છે પડી રહ્યું નથી નહીં આગળ શું થઈ ગયું શુદ્ધાત્મા શુદ્ધાત્મા હા શુદ્ધાત્મા થઈ <laughs> જે મોડામાં આવે તે મોડામાં જે મોડામાં આવે તે ના મોડામાં કાયદેસર હોવું જોઈએ કાયદેસર કોઈ પૂછે કોણ ભૂતાર આપણે ના કહેવું છે તો મારો કે આપણને મોડા ગમે આવ્યો બોલીએ મારો કે એટલે હું તને સમજ પાડું તો શુદ્ધાત્મા થઈ ગયું પણ આ ભગવાનની શુદ્ધ ભાષામાં તો શુદ્ધાત્મા થઈ ગઈ કેવી અને બાર ભાષા કઈ ચાલે છે ભ્રાંતિની ભાષા મોહન ની દીકરી ને બધી વાતો કીધે બધી એવી છે ને આ તો રામ મોહન ની દીકરી શાંતા બેન નીકળી એવું છે ને બધું આપડે એવું એક ભાષામાં વાત કરવાની શું કહેવાય હા તો બાય રિલેટિવ ભાષા છે ના રિયલ ભાષા છે by relative viewpoint you are વિના by real viewpoint you are સુધાર્થના The world is the puzzle itself. The world is the puzzle itself. There are two viewpoints. God has not puzzled this world at all. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. By relative viewpoint, you are Nina. By real viewpoint, you are Siddhartha. By relative viewpoint, you are daughter of Ram Mohan. બધું રિલેટિવ વિપાય અને બાય રિયલ વિપાય સિદ્ધાર્થ તમને શું સમજાયું રિલેટિવ વ્યૂ પોઈન્ટ રશ્મિકાંત અને રિયલ વ્યૂ પોઈન્ટ શું છે કમલેશ કમલેશ અને જે વ્યૂ પોઈન્ટ હા નેગેટિવ પોઈન્ટ ટુ સોલ્વ થઈ ગયો કેવું થઈ ગયું પઝલ નહીં સુધાર્થના થઈને એકા બાર બોલી એક બાદ હશે વ્યવહાર વ્યવહારમાં રહી ગયું વ્યવહારમાં ચલાવી દેવાનું ના આવી ચલાવી દેવા બે સાથે ચાલુ છે કારણ કે આટલા જુદો પડી ગયો નથી મને જે આ અંદર હતો તે જુદો પડી ગયો બે આપી દીધો હતો ભ્રાંતિ રસ્તી ચોટેલો સરથી ભ્રાંતિ રસ્તી એ ભ્રાંતિ રસ્તો ઉગાડી નાખ્યો શુક્ર થઈ ગયો તાપ બધા ધોઈ નાખ્યો હવે સુધર થઈ ગયો એટલે આજે તમે બાય રિયલ વ્યૂ પોઈન્ટ સુધાર્થના બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ વિના હું તમને પાંચ આજ્ઞા આપવા માંગુ છું આ બે આજ્ઞા કરી બરોબર ને ગાય ગાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ નું શું કે છે ગાય અને રિયલ વ્યૂ પોઈન્ટ નું શું છે હા ગાય બાય રિયલ રૂપાણી સુધાર્થમાં છે વિલેજ છોડ તો ખબર ને આ ધરતી સામાયિક થશે ને આમ જોતા જોતા ચાલીને સામાયિક થાય શું થાય આ છે રિલેટિવ દેખાય અને અંદરની છે રિયલ દેખાય તો ભૂલો કરી છે થઈ જશે ખબર છે બધા અને મને કાળજી ચાલુ થઈ ગઈ અત્યારથી ચાલુ થઈ છે ખબર છે ને નક્કી કરવાનું છે મારા દાદા હાથમાં મળે બસ એ મેરેજ ચાલુ થઈ પણ તમે સમજો નહીં મારા વાત થોડું ફેર કરી દે ને વિચાર વગર નહીં હોય ને તમે જેટલું પણ કરી ગયો છો હા માય રિલેટિવ પણ ભીખુભાઈ માય રિયલ પણ સુધાર માય રિલેટિવ પણ યા હસબન્ડ ઓફ વાઈફ સમજું રિયલ નોટ બાય રિયલ પણ real by we are not husband by relative પણ સમજું બાય રિયલ પણ સુધાર્થમાં હું પાંચ આજ્ઞા આપવા માંગુ છું તેમાં આ બે આજ્ઞા અમારા અઘરું છે કે શું કરે કાઢી નાખીએ બોલ કમરેશ કેટલું અઘરું છે આવી દ્રષ્ટિથી જોવાનું અમે તમને કહીએ છીએ કે અમારી આપની આજ્ઞા પાડી અને બહાર નીકળો એટલે પેલા આખી જોડે ગધેડ દેખાત ગધેડ દેખતા હતા આખી ગધેડ દેખાત પેલી હસી શું આત્મા દેખાય એટલે પેલા જયારે ગધેડ ઓછામાં આવે ને ત્યારે વિવાહ કરવા ગયા આવે ભગવાન શું કે પેલા ભગવાન ને આપડે તિરસ્કાર ના કરીએ ને કોઈ પતિઓ માણસ હોય તો રિલેટિવ રિયલ રિવર્સ શું છે કોઈ ગાડો માણસ હોય તો રિલેટિવ રિવર્સ અંતર જોઈ લેવાનું ના હું તને પોતાની સ્ત્રી વિવેચી રૂપાણી સ્ત્રી અને વેદ રૂપાણી સ્ત્રી કરીએ હા શુદ્ધાત્મા એ ડબલું ડબલું લઈ ફરી ગયું નહીં આ લાકડી નો લગ્ન નહીં હોતું શબ્દ મારે ને શબ્દ મારે ના મારે બોલે બોલે ને તમે ગમશે કામ અને પરિણામ આવવું જોઈએ આ જ્ઞાન તો કોઈ મળેલી એવું જ્ઞાન અમુક છે માટે અમને અમારી આજ્ઞા નથી જે પછી અમારા આજ્ઞા આખરી એટલે શું કહ્યું આ બે આજ્ઞા પાડવાની આ વાંચથી રિલેટિવ દેખાય અને અંદરની વાંચથી રિયલ થાય ડોક્ટર આ વખતે ડોક્ટર દેખાય નહીં અંદર આ અંદર દેખાય ખબર છે ને રાજા બધા બધા જોતા આવ્યા એટલે એમની શક્તિઓ હતી એવું કોઈ એમને સિદ્ધાર્થ નથી કે જોવા કોઈ નવરું નથી બધા થાય જાય કે જોયું એની શક્તિઓ વધારે જોઈ બે આમાં હાજરી થઈ ગઈ આ બે વાક્ય આપણે તમે ભીગલી એવું છે તો હવાથી જ હવે આનો ઉપયોગ કરવા આજ્ઞા પાડવાનો અને અઘરું છે પછી સવાર શું વાંધો છે અને જાગૃતિ તમારે ભૂલી જાય છે ને જાગૃતિ રહેશે તો છે ને આખો દિવસ જાગૃતિ રહેશે આખો હોળી રહી પહેલા તો ઉઘાડી હશે વિચારતા હા તો આખો દિવસ જાગૃતિ રહેશે હા ત્રીજી વાક્ય આપું છું પાંચ આજ્ઞાની બે થયું બે તો તમે કોઈ જાતના હરકત આવી નથી અને કોઈ ગયો તમે બધા ખેડ મરી ગયો ને હા બેન નો ફોન ના પણ છે અને સુધાર પણ ભગવાન તમે વધી હોય તો આપણે એવી સુધાર નહીં બહાર જવા તમારે થઈ ગયું ઝાડ પર દાખલ લેવું હોય તો આપડે ઝાડ ને કેવું એ સુધા ભગવાન બહાર જો જરા દાખલ લેવું છે તો બિલકુલ નહીં કરવા તમે જોઈ લો તો જવાબદારી અને જોયું કેટલા દેવા આખા થઈ ગયા સીધું આપો ને તમે બધાને સમજાવ્યું છે ભાઈ ક્યાં ગયા પેલા શુદ્ધાત્મા જાણ્યા પછી ઊંઘની જરૂર ખરી શુદ્ધાત્મા ની જરૂર ખરી ના ઊંઘે કોણ રિલેટિવ આપડે જોયું કે કમલે કેટલું ગયું કેટલું તું જાણનારો અને કમલે ગુણનારો કમલેશ કરનારો અને આપણે જાણનારા તું માતા રસ્તા ત્યારે કમલે શું કહે છે જોયા કરવાનું નહીં ભાઈ તમને શું કરે છે તમને શું મન શું કરે છે જોયા કરો બુદ્ધિ શું કરે છે જોયા કરો આપણને મન સાથે લેવા દેવામાં આવે બરોબર ને આ સીધે વાક્ય આપું છું અત્યારે સુધી એમ લાગતું હતું હું કરું છું બધા એમ લાગે હું કમાવાનું હું કરું છું નોકરી કરું છું તો પૈસા આવે ને કેમ આવે એવું લખે શું લાગે એ ભ્રાંતિ છે હું કરું છે સમજે ને હું કરું છું એ ભ્રાંતિ છે આટલું બધું એક વ્યસન થઈ રહ્યું છે આટલું છે તેને પોતાની ગમતું આવે હું મેં કર્યું ના ગમતું હોય તો ગમે એ જન્મ આરોપણ કરે ગમતું આવે તો મેં કર્યું કેવું દસ ના ગમતું આવે તો હું શું કરું ભગવાને કરું નાગાર્જન છે ને શ્રીકૃષ્ણના ઇન્ડિયન પઝલ ઇન્ડિયન પઝલ કેમ બોલતા ટાકી ગયો આમ જૈન ને એટલે કોણ કરે છે એ જાણવાની જરૂર છે આદિકૃષ્ણ જો તમે કરો છો તો ભ્રાંતિ કહેવાય કરે છે બીજો અને તમે કહો હું કરું છું તમારા હાથમાં જો કરવાની સત્તા હોય તો આ આવું ના રાખો તમે જોબ તો હોય કેવી શું કરે ગયા આઠ હજાર રૂપિયા મળતા હોય શું કહે કે અઢી હજાર મળતા હોય સારા આઠ હજાર થાય છે હવે કોણ કરે છે સમજાવું સમજાયું ને ભગવાન કરે તો ભગવાને બંધન થાય જે કરે એને બંધન બંધાય તો ભગવાન કરતો નથી ને આપણે કરતા નથી તો કોણ કહે છે કે વ્યવસ્થિત નામની શક્તિ છે વ્યવસ્થિત નામની શક્તિ તે દુનિયાને અનંતકાળથી સૂર્ય ચંદ્ર તારા બધું નિરંતર વ્યવસ્થિત જ રાખે છે અવ્યવસ્થિત તારા નાખે સૂર્ય ઉગવાનો ભાઈ ભાઈ બધું શિયાળો બધું વ્યવસ્થિત રાખે છે ને વ્યવસ્થિત કરતા છે ગમશે તને વાત તને પોતાને સમજે છે કાલે વ્યવસ્થિત કરતા છે અને હું મારું છે કાલે સમજે છે તમે લગામ થોડું આવે તમે કરતા પણ છૂટી ગયું હવે તમારા હાથમાં રહ્યું ક્યાં લગામ વ્યવસ્થિત છે વ્યવસ્થિત એ છે મીનાના તો સુધારનાર મીના શું કરે છે ત્યાં જોયા કરવાનું મીનાને પ્રેરણા કોણ આપશે વ્યવસ્થિત શક્તિ અને વ્યવસ્થિત શક્તિ શક્તિને આધારે મીનાનું કામ ચાલે બરોબર એટલે આપણે જોયા જ કરવાનું હવે વ્યવસ્થિત શક્તિનો દાખલો આપું દાખલો આ મળે બોલવાથી એટલું આપણે સમજાય નહીં એટલે દાખલો આપું કે આ કાચો ચાલો હોય તમારા હાથનો કાચનો તો હું આમ જતો લઈ જતો હોય તો આમ મારા હાથને સરક્યો એટલે પછી હું આમ ઠેઠ પ્રયત્ન કર્યો છતાંય પડી ગયો પ્રયત્ન કરવા છતાં પડી ગયો તૂટી ગયો તો કોને તોડ્યો શક્તિ તમે એકલા જતા બીજું તમે જ તોડ્યો કે આપણા લોકો છે દોટી પડે અને આપણે કબૂલે કરવું પડે હા બીજા નથી જેને મેં જ પડે ના આ ખરી રીતે કોઈ તોડતો નથી આ વ્યવસ્થિત શક્તિ તોડે છે વ્યવસ્થિત શક્તિ તોડે છે ને આપણે પ્રયત્ન કર્યો પણ તોડ્યો છે ને વ્યવસ્થિત શક્તિ તોડે કારણ કેમ વ્યવસ્થિત શક્તિ તોડે છે કારણ કે આપણા લોકો એવા છે એક ડઝન કપડાની લાવે ને તો સાત ચોવીસ બી કરાવે એવા ખરીદી કરાવે ને તમે સમજાયું આપણા લોકો હાથ ચોરી આપણે આરા કરાવે પછી ત્યાં કારખાના વાળું ચાલે નહીં ત્યાં ખાના વાળા ચાલે નહીં આવું બીજો ભેગો ના આવું પછી ગીરામાં થઈ જાય ને ભેગો થઈ એટલે વ્યવસ્થિત સાઈડ કામ શું છે તે ઘર કરવાનું અને સપ્લાય કરવાનું બંને કામ તમારી પાસે નહીં કે ત્યાં સપ્લાય એ કરે આપણે કોઈ કોઈ જગ્યાએ હિન્દુસ્તાન મંદિરમાં દર્શન કરવા ગયા અને નવા જોયા તો ઉઠાઈ ગયું એટલે વ્યવસ્થિત છે ચોર આ વ્યવસ્થિત શક્તિ બધું કરે છે સમજ ને આ વ્યવસ્થિત નો દુરુપયોગ ના થાય એ જોવાનું પછી સમજ ને વ્યવસ્થિત ગાડીઓ ચલાવતા ચાર જણ તેને આપણે કઈ ઓળખે બેસીને ચલાવો ભાઈ વ્યવસ્થિત થાય તો ચલાવે ખરાય ના ચલાવે ને એટલે આ વ્યવસ્થિત નો અર્થ શું ઉઘાડી વાંખે ચારે ગાડીઓ ચલાવો અને સાવધાની પૂર્વક ચલાવો અને તેમ છતાં અથડાય તો વ્યવસ્થિત કે શું કે છે તેમ આપણી ભૂલ નથી આ વ્યવસ્થિત શક્ય તો અથાડી છે એટલે કરારે ગયે માફ કરી દેજે બધા ખાવશે આ તમને બધું ના ખમી ગયું આ બીજો દાખલો આપો વ્યવસ્થિતમાં બેંકમાં ગયા અને એક ગજબ બસો પડ્યા છે અને બીજા બે હજાર લીધા બેંકમાંથી એક ગજબ બસો પડ્યા છે બીજા ગજબ બે હજાર મૂક્યા પછી આપણે આવતા હોઈએ ત્યારે બોર્ડ વાંચવામાં ધીરેનો ફી એટલે આપણે શું કરવું પડે એના બધું લાગે ચેતવા પડે કારણ કે આપણે સુધા થઈ ગયા મહિનાને મહિનામાં જે આવે જે સંતરતા હતી ઓછી થઈ ગઈ એટલે સંતર પાડવી પડે કે ગજુ દબાઈ જશે એટલે એ ગજુ દબાઈ જાય પણ છતાં સુધી પેલા લોકો પેલી જાતે કમજોર ઓછી રહ્યું છે ને એ વાતના મરચા બચા થયા હાથમાં નાખ્યો હાથ છૂટી ગયો અને કાપી ગયો એટલે વ્યવસ્થિત કેલું ગયો પછી જોવાનું બસો ગયા બે હજાર બે પકડાયા આપણો પહેલાનો દોષ છે ને હિસાબ છે ત્યાં જ આપણે પકડી ગયા સમજો ને કુદરત ની કુદરત ના સંકટમાં જ પકડી ગયા પેલો નિમિત્ત છે શું છે પેલો અને પેલો છે તારે એ તો અત્યારે લેર કરતો દેવજી બરાબર હવે વ્યવસ્થિત કર્યું આપણે આગળ ચાલવાનું રસ્તામાં કોઈ જેઠાઈ વ્યવહાર દેખાડો દેખાડો કરવો કોઈ ક્યાંકમાં જઈને કઈ તો કઈ ગયો બે ગયા છે નોંધી લો કઈ કેસ કેસ ન જાય ઘેર ગયા જતે ઘતે રસ્તામાં આ કરી ગયા રાતના એટલે મન મનથી મન તો ખરું બધું મન કહે છે તમે તો વ્યવસ્થિત કઈ નિભાવ્યા બાસુ આપવાનું પહેલું છું <laughs> ક્યાંક નાખે બધા છોડી તે બધી વાતમાં ઉભું એટલે આખી શું કહેવાનું કે થોડો ચીરો બનાવી દો થોડું દૂધ નાખીને અને ભજીયા બનાવો રાઈસ બનાવો બધું બનાવો તે હાલ તમે જમાડી દેવાનું <laughs> કારણ કે આ જે જ્ઞાન આપ્યું એટલે તમે થયા જ્ઞાન તમારા લોકોને ના કહેવાય હું જ્ઞાન છું લોકો પૂછવા આવશે તમે તો તમે એ કરશે નહીં તમે તો સારું તે કરી દેશો બરોબર ને તમે બીજાને કરી શકો પણ તમે પણ જ્ઞાન ને જાણવા માટે જ્ઞાન આપણા જ્ઞાન જાણવા શબ્દોથી અને એ તમને એમને સમજાશે સમજો ને હવે એટલે તમારે બે ખોટ ખાવાનું ના હોય જગત આપણું બે ખોટ ખાય કશું કહો એવું એ તો લગાડે કરી ખોટ અને બીજું કકડાટ કરે બીજી ખોટ કકડાટ થી પાછો આવતું નહીં મુહૂર્ત જો કકડી કાઢો હોય તો એટલે આપણે કકડાટ કરવા લાગીએ પાછું આવે નહીં આવતા ભોગનો કર્મ થાય તેથી તમતા ઉભો એક ખોદમાં બે ખોદ થાય આપડે એક જ ખોદ લમણે લખેલી તમને તંત્ર સમજી હું તો શું તરફ ના પણ પછી મારે વાલી એટલે ભૂલી જાય ભૂલવામાં જાય વાલી એટલે ત્યાં સુધી ગાતા મેં ખોટ ના ખાયું હતું પછી આપડે જમી અને સુઈ ગયા એવી નિવાળી અને હવામાં પોલીસ પોલીસ શું છે બોલ કે તારા પકડી લાવે છે શું બન્યું એ તો કે અંદર બધી રમી રમી રાખી રાત ને દારૂ દીધો રાત્રિ ખડા હજી કઈ વધુ છે કઈ ભૂલ ભૂલી સાથે વધી છે આઠસો ને પચીસ રૂપિયા વધ્યા છે શું કે છે આઠસો પચીસ આઠસો ચાલી પચાસ પછી આપણને કહે છે કે આઠસો સાડી પચીસ હજાર છે તો આપણે લાવો એટલે આઠસો સાડી પછી આપડે લઈ જવાના આટલો મૂકો એટલે ગજવાનો અને સારી બસ્તી છે તેને પંદર પોલીસ ચા પાણી કરજો શું કહે ચા પાણી કરજો અને બીજું સારા દસ તો પેલા શિકાર ના મળે શી દશા થાય ત્યારે શું થાય શું લઈ જાય તમે હવે ખાતર પાડી દઈએ પણ સંતોષ થાય ને જીવે સંતોષ થાય એમાં ફ્લેર તો એને વધારે છે બિઝનેસ છે આપણે એને કઈ ફ્લેર કેમ કરશે મારા બાપા આધાર બિઝનેસ છે પેલે ના કહેવાય તમારો બિઝનેસ કર્યું કે મગજમાં પહેલેથી ચાલે ના કહેવાય બિઝનેસ દરેકના બિઝનેસ જુદા ના હોય આપણને ના ગમતો ના કરવો તો બીજા રીતે આપણે ના કહેવાય શું કરું છું ના ના કહેવાય બે દાખલા આપી ગયા ને હવે આ વ્યવસ્થિત વ્યક્તિ તમારે બધું ચલાવી લેશે તમારે આ ઉપાધિ નહીં કરવાની તમારે જયંતિ કરે છે કે તમારે જોયા કરવાનું જયંતિ મન મનની સાથે તમારે જોયા દેવાનું આવ્યું જયંતિ મન ખરાબ વિચાર કરતું તે જોયા કરવાના અને સારા વિચાર કરતો તે જોયા કરવાના આપણે તો જ્ઞાતા રસ્તા નાયક સ્વભાવ ના છે સ્વભાવ કેવો કે નાયક જ્ઞાતા રસ્તા બસ એટલું જાણવું જોવાનું બીજી કોઈ ક્રિયા નહીં આપણે જાણવું જોયું ને પરમાનંદમાં રહેવું એ આપણે ધંધો તો તમે સમજો ને અને મનમાં સારા વિચાર આવે ખરા વિચાર આવે તો આપણે પ્રયાસ કરવાના સમજો ને પેલા ક્યાં સુધી આવ્યું આપડા બીજો દાખલો પૂરો થઈ ગયો હવે કશું કેટલા થયા આપડે ટાઈમ થઈ ને ટાઈમ થઈ ને કઈ કઈ અમારા મારે તમને અઘરું આપે ને આપવાને માણસો ને અઘરું આપીએ તમે જે ગાડી <laughs> જેમાં દાદા વીસ વીસ દિન ચાલી રહ્યા હતા તેના પુરાવા છે અગિયાર હવે અમે બધા હાથ થઈ જાવ તમે પુરાય તો આપવાનું હા ચોથી આજ્ઞા ચોથી કોટ નથી એ તારે મને કહી દે હજી તમારે કહી દે ચોથી આજ્ઞા કેટલા ઋણાનુબંધ છે તમારે ઋણાનુબંધ મા બાપ છોકરા બીજા છે મા બાપ છોકરાઓ કેટલું થાય કેટલું થાય કેટલા થાય અસંખ્ય હા સંખ્યા કેટલી થાય રામ કીધું પચીસ પચીસ પચીસ તો ચીકણી ખાય ચીકણી કેમ છો આવો ચા પીવો આમ કઈ કઈ બધા જશે આપડે વિચાર ગુણાંગન આમાં ભેગો થયો વાતચીત કરે તે ગુણાંગન આપણે સિગરેટ કરે તે ગુણાંગન એમને એમ બધું ના બને એવા કેટલા કેટલી ભર્યા છે અસંખ્ય આપડે બોસ એ ગુણાંગન અસંખ્ય હે અસંખ્ય હા અસંખ્ય નહીં હજાર બે હજાર કે પાંચ હજાર કે દસ હજાર ભરે શું કહ્યું એટલે અમેરિકામાં આખી દુનિયામાં સાડા ચાર હજાર વસ્તી છે બધી ગરજ નહીં બરાબર માણસો આપણે બીજો બધું ચોખ્ખું કરી નાખ્યું છે દસ પંદર હજાર માણસો માટે આ બધું ખાતા બાકી બીજા બધા ખાતા ચોખ્ખું કરી રહ્યા છે તો આપણા ખાતા મેળવી જઈએ તો આપણે ચોખ્ખું થઈ જાય ખાતા મેળવીએ શું થઈ જાય ચોખ્ખું થઈ જાય ચિંતા નથી એટલે પંદર હજાર ના ખાતા માટે આપણે લંબા લંબાઈ એટલે હવે આ જ્ઞાન બની જેને જોડે છે કે આ પહેલા ત્યારે જ્ઞાન તમારે કરી મળે જૈન જૈન પેટમાં દુખતું હોય તો આપણે કહીશું દહી એવું ના કહેવાય આપણે બહાર જવા ખરમતા આપણને ઉપાડી અને હવે ને એટલે આ બધે જે વિધાનબંધ છે ને ત્યાં વિધાનબંધ નહીં કહેવાના તમારે એફઆઈઆર ફાઇલ કહેવાની શું કહેવાનું ફાઇલ હા તો જયંતિ ભાઈ ફાઇલ નંબર વન અને વાયુ ફાઇલ નંબર ટુ સાહેબ ને કહેશે નહીં ફાઇલ બરાબર હા એના નવી ના ફાઇલો લાઈટ સમજી દેવા તો આ ફાઇલો નો સમજાવે નિકાલ કરવો એટલે આપી આજ્ઞા સમજ નહીં છે એનો સંભાવે નિકાલ કરવો અત્યારે આ જૈન છે તે હોટેલ ખાતો ના હોય તો અરે શું નામ તમને હોટલમાં ના ખાતો હોય તો તમારે ફાઇલ હોટલમાં ના ખાતો તો મારી ખૂબ ખૂબ લાગી હોય તો આપણને અસંપાથી કરીને જોડે છે એને અસર થાય ને આપણને એટલે આપણે કહીએ ને ક્યારે નથી હોય ને બીજું ના ખાતો નહીં પણ બિઝનેસ શું આવતો છે એમ કહીને આ એનો સંભાવ નિકાલ કરી બરોબર ને લાયકી કરો સંભાવ નિકાલ કરો દાખલો આપું છું દાખલો આપું છું સમુદાય નિકાલ કરો છે ચોક્કસ ભાઈ નિકાલ થયો એ આજ્ઞા પાડવાની તમારે નિકાલ થયો ના થયો એમાં જોવાનું તમારે બસ મારે દાદાની આજ્ઞા છે તમારો નિકાલ કરો જે કોઈ ફાઇલ આવી તો એટલે હવે સંભાવ નિકાલ કરવા માટે દાખલો આપવો કડીનો દાખલો સંભાવ નિકાલ કરવા માટે દાખલો આપવો ઓફિસ માં જવું છે એટલે વાઈફ ને કહીએ કે ભાઈ તમે છે તે જમવા મુકાડો કે મારા ઓફિસમાં જવું ત્યારે એ શું કે પાંચ મિનિટમાં આવો કે પાંચ મિનિટ માં આવો એટલે આપડે પાંચ મિનિટમાં જઈએ ત્યાં આગળ આપણે અંદર પહેતા રસોડામાં જવાબ આવી ગયો કરીએ કરી કરતા હતા આમ આઠથી તે આઠથી કદી કરી ઓવરટન થઈ ગઈ તપેલી ઊભી થઈ ગઈ એટલે આપણને કયું જ્ઞાન હાજર થાય રિલેટિવ વ્યવસ્થિત આપડે શું કહેવાનું ભાઈ ને બેન ને કઈ દજાય નથી ને ખુશ ખુશી ભાવી ના આપડે કઈ નથી એ દાદા વસીડા છે ના દાદા પાસે નાલી આવ્યો એટલે સમજાય છે બધાને ધ્યાન સમજાય છે બધા હા ના સમજાય પણ ક્યારે ભાઈ થઈ ગઈ હવે એની સંભાળ નિકાલ વ્યવસ્થિત કહ્યું પણ હવે આપડે જવાનું છે ઓફિસમાં ધ્યાન શું એટલે આ ફાઇલ છે ને ફાઇલ ફાઇલ બધું એનો સંભાવ નિકાલ કરવાનો કેવું કરવાનું સંભાવ નિકાલ કેવી થાય કે એને ગમે એ રીતે ભાવ કરીએ કે ભાઈ હા ભાખરી આ કરી દે તે અને આખા બહુ થઈ ગયું ફાયદો સંભાવ નિકાલ થઈ ગયો ના ભાવે ના ના થતું બોલતી પણ લાગે તો પડી ગયા પછી તો ગુંડા આવી જતી ખબર પડશે એટલે સીધી આજ્ઞા પ્રભુ ધંધા નિકાલ કરવાની ચોથી આજ્ઞા પ્રભુ બીજી વસ્તુ આ બીજો દાખલો આપું સંભાવ નિકાલ કરવાનો આ એક દાખલો તમે આગળ ગયો ને તમને સમજાયો પણ દીકરી તમે જ બોલતા નહીં તમને સમજાવ્યું આપણું તમે એક જ મને વાતચીત થાય મારી નજીક બેઠા જંગલ વાતચીત થાય એટલે આ બીજો દાખલો આપું છું સંભાવ નિકાલ કરવાનો હવે તમે એક રૂમમાં બેઠા છો સિદ્ધાર્થમાં ધ્યાન કરો છો રૂમમાં બેઠા બેઠા અને મારણા કે અમે કોઈ કરે તો અંદર બેઠા બેઠા તમે શું સમજી જાઓ લખી આપી આવે રિલેટિવ ને ખબર પડે કે થાય છે રિલેટિવ ને ખબર પડે કે કઈક થાય છે કોણ ખબર છે તમે વ્યવસ્થિત પડે ફરીથી કહો ફરીથી ધ્યાન કરીએ છીએ રૂમમાં બેઠા બેઠા અને પછી દાયડા અવાજ કરવામાં આવ્યો એટલે આપણે અંદર બેઠા શું સમજી છીએ કોઈ આવ્યું કોઈ આવ્યું કોઈ આવ્યું એવું બોલાય વ્યવસ્થિત શક્તિ કામ જ નહીં છે વ્યવસ્થિત શક્તિ કામ આ કે ફાઈલ આવી કોઈ ફાઇલ આવી પણ કયા નંબરની તો બાણું કરી ત્યાં ખબર પડે તો ફાઇલ આવી હવે ફાઇલનો જો નિકાલ ના કરીએ સંભાવે તો બધા શું કે આપણે જો ધ્યાનમાં રહીએ એટલે જયારે સંભાવે નિકાલ કરી નાખવાનો પછી ધ્યાનમાં દેવાનો સમજો ને એટલે બાણું ગાય પૂછવાનું અરે સુલેમાન તું શું કહે ફાઇલ નંબર ફિફ્ટી પચાસ નંબરની ફાઇલ સુલેમાન શું કહે તો તમારા બચાજી ખોનના કોઠા ત્યાં લઈ ગયા છે ત્યારે પૈસા આપતા નથી આપણે માતાજીને કહ્યું કેમ પૈસા નથી આપતા કારણ કે એક કોઠો એસી રૂપિયા ભાવ વધારે જોડાયા એટલે બસો ચાલીસ હજાર ઝઘડો છે કે એટલે આપણે અંજી બધા ફાઇલનો સંભાળ નિકાલ કરવાનો અમે બહારી સુરતમાં બેસાડી જ્યાં ચા વા થઈ અને પછી અમે તો કાયરના ઘર આમ તેમ કરી સમજાઈ કરી અને બસો ચાલીસ ઝઘડો તો ત્યારે એકસો વીસમાં નહોતું મૂકી દેવાનું એટલે ના આવડે ને બધા એમાં બરાબર ઊંચું મૂકી એમ કે એકસો વીસ પછી આપીને જાય સાહેબ પૂછ્યું સુલેમાન દુઃખ વાળે ને તો નહીં થાય નહીં થાય થઈ ગયું શું કે મારે પૂરેપૂરા પિક્ચરમાં પૂરેપૂરા ચાલો તું આગ્રહી કરો થતું જલ્દી નિકાલ થઈ જાય અને મનમાં સમાધાન થઈ જાય બસ થઈ ગયું સમજ ને પછી બીજો દાખલો એ ના બીજો દાખલો ને એ સુલેમાન પાછળ ત્યાંથી નીકળ્યો હતો વ્યક્તિ ત્યાંથી ત્યાં ચોથે ઘેર ગયો ઘરમાં બેઠો ચોથે ઘેર ત્યાં ત્રણ કોથળા ખોડ આપી લે ત્યાં ખુલેમાં મૂકે છે સાહેબ મારા ખોડના પૈસા આપી દો સાહેબ ભાવ વધારે નીકળ્યા મારે પૈસા તો નહીં મળે જા જાય એટલે તમે ગુસ્સો થઈ ગયો નહીં ગુસ્સો હતો ઇલેવન ગુસ્સો થઈ ગયો ઇલેવન કેટલીક પૈસા ઉપર બોલાવવા નથી માટે પૂરેપૂરા પૈસા લઈ છે એટલે આ સાહેબ શું કે છે તું અર્થ નથી સમજાય શું સમજુ છો કારણ કે તમે તો કોંગ્રેસના બહુ મોટા માણસ છો પણ મારે તો ભાવ વધુ કે હું શું કરું કે કોંગ્રેસના મોટા માણસ લગડાય ના લગડાય હિન્દુસ્તાન ધમધમન કહે છે એટલે ત્યાં આગળ છે તે ચલો ડગડાવે સગીઓ ના લગાયો એટલે અમને જાણે પૈસા નીચે થશે ને એટલે સગીઓ લેશે ને ભરી દીધે છે अब અને પછી જતો તો તારે કે સજા ઉભો રહે છે કારણ કે સાચા હુકમ હે તમે પણ જોઈ લઈ એટલે હું પૂરા પૈસા આપ્યા એવું તો વ્યાજ કરે વધારે હું જોઈ લઈશ કે પહેલી મેં બી દેખું રજા બે હજાર વધારી પૈસા આપે બે હજાર આપણે શું કહેવા માંગીએ છીએ નિકાલ કરી નાખો ને